નથી આવતો હલો અવાજ નથી આવતો ને ના નથી આવતો અવાજ બિલકુલ હમ કાલે ઉઠાનો સરસ સંભળાતું હમ કાલે સરસ સંભળાતું હવે શું કરીએ હેલો વાંચજો સેટ કરતા હમ હમ મેસેજ છે ફરી જોઈન કરો ડિસ્કનેક્ટ કરીને હા dia, bom dia também. Ficamos muito bem. બાકી પુસ્તકના નામથી આપણે પુષ્ટિ માર્ગનું નામ ધર્મ તરીકે કઈ રીતે કહી શકીએ એનું નામ શું બને પુષ્ટિ માર્ગને આપણે નહીં જેમ બુદ્ધે ઉપદેશ્યો હોય બૌદ્ધ ધર્મ એમ પુષ્ટિ માર્ગ ને આપણે જો કહેવું હોય બુદ્ધ ધર્મની પેરોડીમાં આપણે ત્યાં વલ્લભ સંપ્રદાય કહેવામાં આવે છે એટલે પ્રવર્તકના નામથી એનો એનો પરિચય જેમ રામ તો દાશરથી રામ દશરથના પુત્ર રામ પાર્થ અર્જુન એટલે વૃથા કુંતીનો પુત્ર એ પાર્થ એમ એનો જે જનક છે ઉત્પન્ન કરનારો છે એના નામથી ઓળખ છે એ પણ એક ઓળખનો પ્રકાર છે પણ એનાથી શું થશે કે પ્રવર્તકનું નામ અને એના ઉપદેશમાં તમારી શ્રદ્ધા આવી કાલમાં આ જાતનો જે ક્રિશ્ચિયન છે એ નામ એ પણ ક્રાઇસ્ટ ક્રાઇસ્ટમાં વિશ્વાસ રાખતા હોય એટલે ક્રાઇસ્ટને પરમ માનતા હોય ક્રાઇસ્ટને ઉદ્ધારક માનતા હોય કે ક્રાઇસ્ટે જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશને પોતાના કર્તવ્યના રૂપ વિચારતા હોય એ ક્રિશ્ચિયન ખ્યાલમાં આવ્યું ને તો આ ક્રાઇસ્ટ અને ક્રિશ્ચિયન ક્રિશ્ચિયન જે નામ છે એ પણ ઈસુ ખ્રિસ્ત કે જીસસ ક્રાઇસ્ટના નામથી એ ધર્મની ઓળખ થયેલી છે તે જ રીતે મોહમ્મદન એટલે મોહમ્મદના ઉપદેશને જે અનુસરનારા છે તે આવી ખ્યાલમાં તો ઉપદેશકના નામથી ની એક ઓળખ હોય છે અત્યારે આપણે નું જોયું બીજી ઓળખ શું પરમાનન્ટ માસ્ટર નથી આવી ગયું ને ભૂસાતું જ નથી જવા દે બીજું છે પ્રવર્તક ધર્મના જે પ્રવર્તક છે એનાથી ધર્મનો પરિચય પહેલો ધર્મના શબ્દની વ્યુત્પત્તિથી છે બીજો ધર્મના પ્રવર્તકથી છે એના પછી ધર્મશાસ્ત્ર એક પરિચય એનો ધર્મશાસ્ત્રથી છે તમે કોઈ એવા ધર્મનું નામ બતાવો કે જે એના શાસ્ત્રથી ઓળખાતો હોય શીખ એટલે શીખ નામનું કોઈ શાસ્ત્ર છે એમ શીખ જે શબ્દ છે એ શિષ્યનો અપભ્રંશ છે તો જેમણે ગુરુ નાનકનો શિષ્યત્વ સ્વીકાર્યું એસિક તો એ ધર્મના જે અનુયાયીઓ છે એનું જે કમિટમેન્ટ છે એમના ગુરુ પ્રત્યે એનાથી એની ઓળખ થઈ છે આ એક એકદમ અલગ જ પ્રકારની શીખ ધર્મ છે એનું નામ છે શીખ નો મતલબ શિષ્ય કોઈ બતાવશો આપણો જે હિન્દુ ધર્મ છે વૈદિક ધર્મ એના સિવાય દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે જે એના શાસ્ત્રથી ઓળખાતો હોય કોઈ ધર્મનું એવું નામ નથી એનું કારણ એ છે કે બધા લોકોએ આપણો ધર્મને આપણે સનાતન વૈદિક ધર્મ કહીએ છીએ કારણ કે કોઈ એક વ્યક્તિ દ્વારા એ પ્રવર્તિત થયો નથી પણ અનાદિકાલથી એ ચાલી રહ્યો છે તે સિવાયના જેટલા પણ ધર્મો છે એ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા પ્રવર્તિત થયેલા છે એટલે એ ધર્મ છે કોઈને કોઈના નામથી જોડાયેલો છે તો આ જે આખો ધર્મ છે વૈદિક ધર્મ ધર્મના પ્રવર્તકના નામથી આપણે જોઈ શકીએ કે ક્રિશ્ચિયન પછી જૈન પછી બૌદ્ધ વગેરે આ બધા પ્રવર્તકના નામથી ધર્મની ઓળખ છે શાસ્ત્રના નામથી ઓળખ છે કેવલ આપણો વૈદિક ધર્મ છે એની છે હવે જુઓ ધર્મનો એક અર્થ આપણે જોયો કે ધારણ કરે તે અથવા ધારણ કરવું પણ શબ્દના અર્થો એની વ્યુત્પત્તિથી પણ સમજી શકાય છે એ જ રીતે એ શબ્દ જે અર્થમાં વપરાય છે એની રૂઢિથી પણ એનો પ્રકાર આપણને સમજમાં આવે છે એટલે વ્યુત્પત્તિ જે છે શબ્દની વ્યુત્પત્તિ એટલે એને તોડો એ જેટલા ઘટકથી એ બનેલો છે એને એનો બ્રેકઅપ કરો એનો અલગ અલગ અર્થ વિચારીને પછી આપણે એને સમજીએ એ વ્યુત્પત્તિ છે એનો તમને બીજો દ્રષ્ટાંત આપવું પંકજ પોપ્યુલર વર્ડ છે પંક જ પંક એટલે કાદવ અને જ એટલે જન્મવું કાદવમાંથી જે જન્મે તે જ આ વ્યુત્પત્તિ થઈ હવે કાદવમાંથી તો મચ્છર પણ જન્મે અને કમલ પણ જન્મે પણ કોઈ પણ મચ્છરને પંકજ નથી કહેતું પંકજ શબ્દની વ્યુત્પત્તિથી જે અર્થ નીકળે છે એ ઘણા બધા છે દુર્ગંધ પણ એમાંથી છે પણ દુર્ગંધ કે મચ્છર અને કમલ કમળો તો આમાંથી રૂઢી कमण जय पंकज शब्द वपरीशू समाज कोईप व्यक्ति वपर से तो आ कोई अर्थ ने ग्रहण नहीं करे ठीक आज अर्थ में करते जबकि अमुक आ बधु पैदा थाय एक शब्दशास्त्र से योगा रूढ़ी बली पंकज जायते आ योग है એટલે યોગ એટલે આ બે અલગ અલગ શબ્દો ભેગા થઈને અને કોઈક એક શબ્દ બન્યો એ યોગ થયો યોગ એટલે સરવાળો પ્લસ આ યોગ યોગ થી અર્થ થયો પણ એમાંથી આટલા બધા જે અર્થો નીકળે છે એમાં અમે કમળ શબ્દના જ અર્થમાં પંકજ શબ્દ વાપરીશું આ રૂઢી થઈ ગઈ કેવી રીતે ધર્મ શબ્દ છે એનો મતલબ ધારણ કરવું અથવા જે ધારણ કરે તે એવો અર્થ એનો થાય છે પણ રૂઢ અર્થ એનો કર્તવ્ય છે કર્તવ્ય ફરજ ડ્યુટી કર્મ આ બધા એના રૂઢ અર્થ છે એટલે માતા પિતાને આદર આપવું એ સંતાનનો ધર્મ છે દીન દુઃખીની સેવા કરવી તે મનુષ્યનો ધર્મ છે દેશની રક્ષા કરવી એ દેશના નાગરિકનો ધર્મ છે આમ જ્યારે શબ્દનો પ્રયોગ આપણે ક્યારે પણ કરીશું ધર્મનો તો એના અર્થના રૂપમાં આપણને કર્તવ્ય મળશે આવી કાલમાં એ કરીશું તો ધર્મનો એક યૌગિક અર્થ થયો ધારણ કરવું એનો રૂઢ અર્થ છે કર્તવ્ય ફરજ કે ડ્યુટી સમજાઈ એટલે તમે આને વાક્યમાં પ્રયોગ કરશો તો એના અર્થના રૂપમાં તમને આ અર્થ મળશે ધર્મના અર્થના રૂપમાં હવે જે મૈત્રી રાજાનો પ્રશ્ન છે એ ધારણા એનો મતલબ શું એ પછી જયારે આપણે બીજી એની પરિભાષાઓ જોઈએ ત્યારે કરીશું સ્પષ્ટ ને બધાને તને શું સમજાયું બોલ તે રીતે ધર્મ શબ્દ ની વ્યુત્પત્તિ ધારણા ધર્મ જે ધારણ કરે તે પણ તે હમણાં કહ્યું ને કે પંકજમાં પંકજ શબ્દ છે કમલ માટે વપરાય છે એ આની રૂઢિથી સમજાય છે આ વ્યુત્પત્તિથી તો આપણને ધારણા મળ્યો અર્થ ધારણા ધર્મ પણ રૂઢી એ કર્તવ્યમાં છે એટલે તમારે યુસેજ કોઈ પણ વર્ડ છે એનો કરંટ યુસેજ સમાજ કઈ રીતે કરે છે સમજાયું ને જેમ જે સમયે આઝાદીની મુવમેન્ટ ચાલતી હતી તે વખતે આખો સમાજ ટોપી પહેરતો હતો એ સમાજમાં હિન્દુસ્તાનની અંદર ખુલ્લો માટે ફરવું એ અશુભ માનવામાં આવતું તો બધા લોકો માથે પાઘડી ટોપી કંઈક કંઈક પહેરતા પછીથી સમાજમાં ફેશન બદલાઈ ગઈ એટલે મોટો ભાગનો વર્ગ છે એમણે ટોપી છોડી દીધી પણ જે લોકો કોંગ્રેસના વારસદારો હતા એમણે નહેરુના માથાની ટોપી છે એને પોતાની આઈડેન્ટિટી તરીકે રાખી એટલે નેતાજી હોય તો ટોપી હોવી જોઈએ તો તે સમયમાં પ્રયોગ કેવી રીતે ચાલ્યા ટોપી આવી એનો મતલબ નેતાજી આવ્યા તો ટોપીનો મતલબ છે નેતાજી હવે એ શબ્દ છે ત્યાં રૂઢ થઈ ગયો એવી રીતે અંકજ શબ્દ છે એ દુર્ગંધ માટે પણ વાપરી શકાય મચ્છર માટે પણ વાપરી શકાય કમલ માટે પણ વાપરી શકાય પણ યુનાનિમસલી બધાએ ડિસાઈડ કર્યું કે હવે પછીથી આપણે પંકજ શબ્દ છે કમલના અર્થમાં જ વાપરીશું તો આ રૂઢી થઈ ગઈ એટલે ફિક્સેશન કોઈ જાતનું ઘણા બધા મલ્ટિપલ મિનિંગ હોય કોઈ વર્ડના એમાંથી કોઈ પર્ટિક્યુલર મિનિંગ છે એને ફિક્સ કરી દેવો આ રૂઢિ છે એટલા માટે ન્યાય છે કે યોગા રૂઢિ બની હતી આ વ્યુત્પત્તિ કરતા રૂઢિ એ વધારે સ્ટ્રોંગ હોય છે જ્યારે પણ તમે કોઈ શબ્દના અર્થને સમજવામાં તત્પર થયા હો ત્યારે દરેક વખતે વ્યુત્પત્તિને પકડીને ચાલો એ ન ચાલે તમારે રૂઢિને લક્ષ્યમાં લેવી પડશે અત્યારે તમે જુઓ જીએસટી એકદમ પોપ્યુલર વર્ડ છે એનો ફૂલ ફોર્મ સાચું તો મને પણ નથી ખબર કોઈ ખબર છે goods and service tax GST પણ એની કેટલી કેટલી અત્યારે વ્યુત્પત્તિઓ જીએસટી એની એક અત્યારે જોક આવે છે શું ગામડામાં સેટલ થાવ હે ને ગામડામાં જી એટલે ગામડાનો સેટલ થવાનો એસ અને થાવનો થ તો ગામડામાં સેટલ થાવ જીએસટી તો તમે જો આને આ અર્થમાં વાપરતા થાવ તો થઈ જાય આ રૂઢ થઈ જશે અર્થ ગામડામાં સેટલ થાવ એ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ વ્યુત્પત્તિનો અર્થ થઈ જશે યોગા રૂઢિ બદલી હતી રૂઢિ છે એ વધારે પોપ્યુલર છે કેમ કે તમે ગમે તેટલો શબ્દ વાપરશો પણ લોકો એને એ અર્થમાં વાપરે છે એટલે એ અર્થમાં સમજશે એને તમારા અર્થમાં નહીં સમજે થઈ ગયું સ્પષ્ટ તેના પછી ધર્મનો એક અર્થ શું સમજ્યા તો ધર્મનો પરિચય જેમ એ શબ્દ નામ જે ધર્મનું નામ છે એની વ્યુત્પત્તિથી એક પછી એની રૂઢિથી રૂઢિમાં આપણે જોયું ધર્મ શબ્દનો અર્થ થાય છે કર્તવ્ય ત્રીજું એનો પ્રવર્તકથી ધર્મની ઓળખ એટલે ક્રિશ્ચન કે ક્રિશ્ચિયાનિટી જૈનિઝમ બુદ્ધિઝમ આ બધા જે છે એના પ્રવર્તક છે એની ઓળખ એના રીતે જો આપણે આપણા ધર્મની ઓળખ કોઈને આપવી હોય તો આપણે શું કહીશું વલ્લભ સંપ્રદાય તે વલ્લભી વૈષ્ણવ વલ્લભ પંથ જે પણ જે રીતે પોપ્યુલર હોય છે એના પછી દરેક ધર્મ છે એનું પોતાનું કોઈ ને કોઈ શાસ્ત્ર હોય છે શાસ્ત્ર રહિત કોઈ ધર્મ નથી હોતો તો એ ધર્મશાસ્ત્ર છે એનાથી એમની ઓળખ એમાં આપણે જોયું કે બીજા કોઈ પણ ધર્મો એની ઓળખ એના શાસ્ત્ર કરતા વધારે એ ધર્મના પ્રવર્તક કે પ્રચારક એમનાથી થતી હોય છે આપણે ત્યાં વૈદિક ધર્મ આપણા ધર્મશાસ્ત્રથી આપણા ધર્મની ઓળખ વૈદિક શબ્દનો મતલબ વેદ સંબંધી સમજવા वेद संबंधी धर्म એટલે વેદ રીતા સાથે જેનો સંબંધ છે તે ધર્મે વૈદિક થા આ અમારે કોઈ લાઉટ નથી ને તોય પણ યશ તો તા શું અને હા આ તો બદલાને હા થઈ પડી શકે ને આપણે ટ્રાય કરી જોઈએ તો ખબર પડશે કે લાગુ પડે છે કે નહીં તો ધર્મના પ્રવર્તકથી પછી ધર્મશાસ્ત્ર થી આપણે જે ધર્મ પરંપરાને અનુસરીએ છીએ એની એ વિશેષતા છે કે એનો પ્રવર્તક કોઈ પ્રાકૃત મનુષ્ય નથી પરંતુ ઈશ્વર દ્વારા પ્રવર્તિત છે અને ઈશ્વરની જે સાક્ષાત વાણી છે એ વાણીરૂપ જે વેદ છે તેનાથી આપણે એની ઓળખ માનીએ છીએ આપણે ક્યારે પણ એમ નથી કહેતા કે હું વિશ્વામિત્રનો ફોલોવર છું કે હું અત્રીનો ફોલોવર છું કે હું અગસ્તીનો ફોલોવર છું એ રીતે આપણે કોઈ ઋષિને ભલે ઋષિ દ્વારા આપણને વેદશાસ્ત્ર પ્રાપ્ત થયા હોય પણ આપણે ક્યારે પણ આપણા ધર્મને વ્યક્તિ સાથે જોડ્યા નથી એટલે મૂળભૂત જે આપણો ધર્મ છે એ વૈદિક ધર્મ છે તે પછી ધર્મની ભૌગોલિક ઓળખ જેમ આપણા ધર્મને હિન્દુ ધર્મ કહેવાય ભૌગોલિક જ્યોગ્રાફિકલ identity in it. અત્યારે આપણા ધર્મની પ્રસિદ્ધ ઓળખ છે હિન્દુ હોવું આમાં એક ખાસ સમજવાનું છે કે આપણા ધર્મમાં ક્યારે પણ આપણા ધર્મનું કોઈ નામ જોવા નથી મળતું કે તમારે તમારો ધર્મ કયો એ મોટા ભાગના કોઈ ધર્મની અંદર એનો નામ ઉલ્લેખ નથી હોતો ઈશ્વર સંબંધી એમની જે ધારણા છે કે તત્વચિંતનના સંબંધમાં એમનો જે વિચાર છે અથવા એમના ધર્મના અંદર જે કર્તવ્યનું જેના ઉપર વધારે ભાર હોય એવો કોઈ પ્રમુખ કર્તવ્ય જેમ જૈનોનો અહિંસા છે વગેરે કે બુદ્ધ છે એમનો ક્ષણિકતાનો સિદ્ધાંત છે એના કારણે એનાથી ધર્મની ઓળખ કોઈ રીતે થતી હોય છે પર ભૂગોળની દૃષ્ટિથી આપણે ત્યાં હિન્દુ ધર્મ છે એમ આપણે કહેવામાં આવે છે આપણે પણ જ્યારે પણ જરૂર પડે છે ત્યારે અમે બધા હિન્દુ છીએ એમ આપણે કહીએ છીએ સરકારી પૂર્તિઓમાં પણ હિન્દુ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ એનો સંબંધ ઇતિહાસ ખબર છે કઈ રીતે આ થયું છે જોરથી બોલ જરા એ હિન્દ કેમ પડ્યું સિંધુ નથી એવો રિવાજ છે કે નામ તૈબा पाड़े बुआ है वो नाम नामकरण करती है ऐसी પરંપરા है તો જે બાળક પેદા થાય છે પોતે કંઈ પોતાનું નામ નથી પાડતો કોઈક એનું નામ પાડે ફઈ હોય કે માસી હોય કે પિતા હોય કે માતા હોય પણ જન્મનાર વ્યક્તિ પોતે પોતાનો કોઈ નામ નથી પાડતો કેમ કે એને પોતાના એ ઓળખ છે જ બીજાને ઓળખવા માટે કંઈક નામની જરૂર પડે છે કે ભાઈ હું મારી જાતને ક્યારે થોડી પૂછવાનો છું કે હું કોણ છું એ તો મને ખબર જ છે પણ તમે આવશો ત્યારે મને પૂછશો કે બચ્ચા હવે રોજનો પનારો પડવાનો છે તો તમારું નામ તો કહી દે તો તો એ આપણને નામ પૂછે અને આપણે આપણો પરિચય આપીએ હવે આપણો પરિચય ક્યાંથી આપીએ જેમ ઘણી વખતે આપણને થાય આજકાલ નવા જીઓના ફોન નંબર આવી ગયા પછી લોકોને પોતાના નંબર જ ખબર નથી તો એ લોકો શું નંબર ખબર નથી મિસ કોલ કરીને જોઉં તમને કદાચ આવે મારો નંબર તો એવી રીતે આત્મ પરિચય પોતાના માટે કોઈને આવશ્યક નથી હોતો બીજાના માટે પરિચયની આવશ્યકતા છે એટલે આપણે ક્યારે પણ આપણા ધર્મનું નામકરણ કરવાની જરૂરત મહેસૂસ આપણે નથી કરી પણ જ્યારે પરદેશથી લોકો આપણા પ્રદેશમાં આવ્યા એ લોકોને સમસ્યા થઈ કે આ લોકો કયા પ્રકારનું જીવન જીવે છે કેવા વસ્ત્રો પહેરે છે કોને પૂજે છે કઈ જાતનું ખાનપાન કરે છે કઈ જાતના ઉત્સવો ઉજવે છે તો આપણાથી કંઈક એ લોકો અલગ છે હવે એમને આપણે ઓળખવા કેવી રીતે આપણને કોઈ જવાબ મળે એના પહેલા એમણે ટેમ્પરરી પોતાની સમજ પ્રમાણે સિંધુ નદી જે છે એનાથી હિન્દુ શબ્દને એ લોકોએ શોધ્યો સિંધુ નદી કેમ કે જેટલો પણ આપણે ત્યાં હિન્દુસ્તાનની અંદર પરદેશથી લોકોનું આવું થયું એ ઉત્તર પૂર્વથી ઉત્તર પશ્ચિમના દિશાથી થયો અને ત્યાં સૌથી મોટી એમને બાધા મહાનદી સિંધુ નદી પરથી એ ક્રોસ કરીને એમને આવવું પડતું એટલે સિંધુ નદીના તટ પર કે એના પહેલે પાર જે લોકો રહેતા હોય એ હિન્દુ એ લોકો જે ધર્મ પાળતા હોય એ હિન્દુ ધર્મ કેમ કે ક્યારે તો એ લોકો વેદને સમજે ક્યારે વર્ણ વ્યવસ્થાને સમજે ક્યારે આપણા બ્રહ્મ કે દેવતા કે ઈશ્વરને સમજે એ તો બહુ લાંબુ પડે ટૂંકો પરિચય એ કે સિંધુના તટ પર વસનારો છે સિંધુ કે હિન્દુ એ લોકો હિન્દુ શા માટે બોલતા હતા કેમ કે એ લોકો સ બોલી નતા શકતા સમજમાં આવ્યું ને આપણે ત્યાં પણ એવો રિવાજ છે કાઠિયાવાડમાં આપણે જઈએ તો સ ને હ બોલે છે લોકો જેમ સાસુ હોય તો એને આહુ કે તો હકાર છે એનો હકાર બધી જગ્યાએ છે અને આ પશ્ચિમ તરફથી આવતા લોકો છે પઠાણો છે એ લોકો આજની તારીખમાં પણ નો ઉચ્ચાર સરળતાથી નથી કરી શકતા તો એ લોકો આપણને સિંધુને હિન્દુ બોલતા હતા તો એના કારણે આપણે હિન્દુ થયા હવે આ જે આપણો પરિચય છે કયો છે ભૌગોલિક પરિચય છે આવી કાલમાં તો ધર્મનો એક પરિચય એની ભૂગોળના હિસાબથી પણ થાય છે એ જ રીતે યહૂદી ઈસાઈ અને મુસ્લિમ આ ત્રણ ધર્મોને પણ જો આપણે એની ભૌગોલિક ઓળખ લેવી હોય તો આપણે શું કહીશું એમને મિડલ ઈસ્ટમાં પેદા થયેલા બધા મધ્ય એશિયામાં કેમ કે ઉત્પત્તિનું સ્થાન બધું એ જ છે અરબસ્તાન ઇઝરાયલ જેરુસલમ આ જે આખો વિસ્તાર છે એ બધા એ ધર્મોની ઉત્પત્તિનો છે એટલે જે ધર્મ આ પ્રદેશમાં પેદા થયો એનું નામ આ ધર્મ તો ભૂગોળથી એની આપણે ઓળખ કરીએ તો આવો પણ પરિચય છે તો આપણા ધર્મને બીજા લોકોએ આ રીતે ઓળખાવ્યો છે એના પછી એનું જે સાચું ચિંતન ધર્મનો સામાન્ય અર્થ થાય છે કર્તવ્ય પણ કોઈ પણ કર્તવ્યના મૂળમાં તત્વ સિદ્ધાંત હોય છે જેમ અત્યારે વૈજ્ઞાનિકો ઘણા બધા નવા નવા આવિષ્કાર કરે છે એ આવિષ્કાર કરનારા વ્યક્તિઓ સિદ્ધાંતને પોતે એમણે ઇનોવેટ કર્યા હોય કે શોધ્યા હોય એવું નથી બીજા કોઈ વૈજ્ઞાનિકોએ સૃષ્ટિ સંબંધિત સિદ્ધાંતોને બનાવ્યા એટલે એમને શોધ્યા કે જે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે કે ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જીનો સિદ્ધાંત છે કે આ જાતના સિદ્ધાંતો છે એમણે શોધી કાઢ્યા તે રિલેટિવિટીનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતથી આ આપણો સંસાર સૃષ્ટિ ચાલી રહી છે એના પછી એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે આપણા જીવનોપયોગી વ્યવહારમાં કે નવું કોઈ પણ આપણને ઇન્વેન્શન કરવું છે એમાં કઈ રીતે કરી શકીએ એ લોકોએ વિચાર્યું જેમ ગુરુત્વાકર્ષણ આપણને એમ કહી રહ્યું છે કે પૃથ્વીનો જે માસ છે એ દરેક વસ્તુ એના એના તેની પરિધિમાં આવે છે એને પોતાના તરફ ખેંચે છે અને એ કારણ છે કે આપણે આ પૃથ્વી ગ્રહ ઉપર વસનારા લોકો પક્ષીની જેમ કે રોકેટની જેમ ઉડીને બહાર નથી ચાલી જતા ચીટકીલા રહીએ છીએ ત્યારે લોકોને વિચાર આવ્યો કે જો આપણને પક્ષીની જેમ ઉડવું હોય કે રોકેટની જેમ આપણને આ ગુરુત્વાકર્ષણના ઘેરાને તોડીને બહાર જવું હોય તો શું કરવું જોઈએ તો એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ એટલી માત્રામાં જો આપણે પેદા કરી શકીએ તો આપણે આ ગુરુત્વાકર્ષણના ઘેરામાંથી બહાર જઈ શકીએ અને પછી અંતરિક્ષમાં મુક્ત રૂપથી વિચરી શકીએ તો આ જાતનો વિચાર આવ્યો ક્યારે કે જ્યારે આપણને જાણતા થયા કે ગુરુત્વાકર્ષણથી આપણે અહીંયા ઘટેલા છીએ તેથી જો આનાથી બહાર જવું હોય તો ગુરુત્વાકર્ષણ વિરોધી બલ પેદા કરવું જોઈએ કે જે આપણને અહીંયા શીખેલા હોય એને ઉઠાવીને અને બહાર ફેંકી શકો હવે કેટલી માત્રામાં બળ વાપરવું એ જે વસ્તુને તમને અહીંયાથી બહાર ફેંકવી છે એનો માપ કેટલો છે અને એના પ્રપોર્શનમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને કેટલું વધારે ખેંચીને રાખે છે એના ઉપર એ નક્કી થશે જો માપ નાનો હશે તો એટલું રેકોર્ડ રોકેટની અંદર એટલા ઓછા ફ્યુઅલથી પણ તમે એ વસ્તુ ઉપર ફેંકી શકશો વધારે હશે જમનાજનનો એક અહીંયાથી બહાર ફેંકવા માટે સ્પષ્ટ કરવા માટે પ્રમાણમાં આપણને અંદર એનર્જી નાખવી પડે તો એક સિદ્ધાંત આપણને સમજમાં આવે એનાથી વ્યવહાર છે નિર્ધારિત થાય છે એમ દરેક ધર્મ છે એનો પોતાનો કોઈક ને કોઈક સિદ્ધાંત છે એ તત્વ સિદ્ધાંત પણ હોઈ શકે તત્વ સિદ્ધાંતનો મતલબ શું છે કે આ સૃષ્ટિના સંબંધમાં એમનો વિચાર આ સૃષ્ટિનું નેચર કેવું છે સૃષ્ટિનું નિર્માણ કોણે કઈ રીતે કર્યું છે શા માટે કર્યું છે જીવાત્મા એનું સ્વરૂપ શું છે સૃષ્ટિ કેટલા કોમ્પોનેન્ટથી બનેલી છે આ બધી વસ્તુઓ છે એ તત્વ સિદ્ધાંત છે હવે એ તત્વ સિદ્ધાંત છે એમાં આપણે જોઈએ તમે કોઈને ખ્યાલ હોય કોઈ ધર્મના તત્વ સિદ્ધાંતો બોલો સંઘાતવાદ આ સંઘાતવાદ બૌદ્ધ ધર્મ પછી પરિમાણવાદ શરીર પરિમાણવાદ માયાવાદ બ્રહ્મવાદ અવિકૃત પર તમે મને એ કહો અચ્છા આમાંથી જે પણ વાદ સંબંધી જેમણે કયા છે એ વાદનો શું અર્થ છે કે સિદ્ધાંત નો શું મતલબ છે એ જો તમે જાણતા હો તો તમે એ કલ્પના કરો કે અગર એ સિદ્ધાંત ને આપણે સ્વીકારતા હોઈએ તો એનો પ્રભાવ આપણા જીવન સાધનામાં શું પડી શકે એટલે સાધન અને ફલની વ્યવસ્થા એના આધારે શું બને જેમ કે તમે કહ્યું શરીર પરિમાણવાદ એનો મતલબ શું જો આ જૈનોનો સિદ્ધાંત છે એમનો સિદ્ધાંત એ છે કે આત્મા છે શરીર પરિમાણી છે જેટલું શરીર છે એટલી મોટી આત્મા મોટું શરીર તો મોટી આત્મા નાનું શરીર તો નાની આત્મા આ જૈનોનો આત્માનો સિદ્ધાંત છે હવે એનો મતલબ શું થશે કે તમે જ્યારે કોઈ મોટી આત્માને નુકસાની પહોંચાડો છો તો મોટું પાપ છે નાની આત્માને પહોંચાડશો તો નાનું પાપ છે પાપ તો છે હવે તમે જો નાના પાપ કરવાથી ચાલી જતું હોય તો મોટું પાપથી બચો સીધો અસર પડી ગઈ ને વ્યવહાર ઉપર એટલે વૃક્ષ ઉપરથી પાકેલું ફળ તોડીને જો તમારું કામ ચાલી શકતું હોય તો વૃક્ષના મૂળનો ઉચ્છેદ ન કરો એનાથી એને તો વૃક્ષ જ ખતમ થઈ જાય છે એટલે કંદમૂળનો નિષેધ એ લોકોએ કર્યો કે વૃક્ષના એક ભાગમાંથી તમે કંઈક લઈ લેશો તો વૃક્ષનું જીવન સંકટમાં નહીં રહે એ તો જીવતો રહેશે પણ તમે મૂળને જ ઉખાડીને ખાઈ જશો તો વિચારો વૃક્ષ જ ખતમ થઈ ગયો એ મહાપાપ છે તો સિદ્ધાંતનો પ્રભાવ વ્યવહાર ઉપર કઈ રીતે પડે છે ખ્યાલમાં આવ્યું કે નહીં હવે મૂળ વાત દરેક જગ્યાએ શરૂઆત છે કે સિદ્ધાંતને કઈ રીતે રૂઢ કરો તમારા મગજમાં એ જો રૂઢ થશે તત્વ તો પછી આપોઆપ એના અનુસાર વ્યવહાર ચાલશે પણ સિદ્ધાંતના સ્વીકારમાં જો આપણા અંદર જરા પણ દ્વિધા હશે કે સંશય હશે તો પછી વ્યવહારમાં પણ સમસ્યાઓ આવશે તો શરીર પરિમાણવાદ હશે હવે માયાવાદ લો કોણે તે કીધું કિન્નરીએ આ માયાવાદ એટલે શું જગત માયા માયાપૂર્વક એટલે અંબુરો પાછળ છે હા કઈ વાંધો નહીં તમે બોલો Thank you. થવા દો ને તો હવે શું હા એ તો હવે શું આગળ બોલો નહીં એમ નહીં એને તમે તમે બ્રહ્મવાદી બનીને માયાવાદીના વાતે તમે સંભાળી રહ્યા છો તમે માયાવાદી બનીને વિચારો તો એનો પ્રભાવ શું પડશે તમારા જીવન ઉપર એમ પૂછું છું તો તમે એમ કહી રહ્યા છો કે જગત માયિક છે એટલે માયાને કારણે ભાષિત થઈ રહ્યું છે તો જગત તો ચલો સ્વપ્ન જેવું છે મિથ્યા છે પણ ભ્રમ કોને થઈ રહ્યો છે આત્માને થઈ રહ્યો છે એટલે હું તો માયિક નથી ભ્રાંતિ જેને થાય છે એની તો સત્યતા સ્વીકારવી જ પડશે નહીં તો ભ્રાંતિની પણ વ્યાખ્યા નહીં થઈ શકે તો એનો નેટ રિઝલ્ટ શું આવ્યું કે જગત માયિક છે એટલે ભ્રાંતિ છે પણ આત્મા સત્ય છે તો હવે આ ભ્રાંતિથી આત્માને બહાર કાઢો તો તમે જ બચી જશો જેનો દૃષ્ટાંત દશમસ્તો નથી એના રૂપમાં આપવામાં આવે છે તો દસ જણા નાહવા માટે ગયા ભાંગ પીને પછી નાઈને બહાર આવ્યા પછી એક જણાએ કીધું ચલો ઘણો તો ખરાબ જેટલા ગયા એટલા પાછા બહાર આવ્યા કે નહીં એટલે એક જણો ડાયો હતો એમાંથી સૌથી વધારે એ બધાને ગણવા લાગ્યો બધાને ગણ્યા પછી નવ જ થાય દસ થાય જ નહીં તો બધા રડવા માંડ્યા કે અરે એક ડૂબી ગયો એક ડૂબી ગયો એક ડૂબી ગયો પછી કોઈ એનાથી પણ જ્ઞાની પુરુષ આવ્યા એમને કહ્યું કે શું કામ રડો છો તેનું તો એક ગાવ ડૂબી ગયો કેટલા જણા ગયા હતા નાવા તો કે દસ હવે કેટલા જણા છો તો નવ ફરીથી લેખું ચાલો જે એમણે લખ્યા પછી જે લખતો હતો એ પોતાને માઇનસ કરીને બધાને ગણતો પોતાને ન ગણતો એટલે એને કહ્યું કે દશમત્વમ હતી દસમો તું એ જેવું એમ કહ્યું કે દસમો તું એટલે બધા એની ભ્રાંતિ નિવૃત્ત થઈ ગઈ એમને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું મુક્ત થઈ ગયા બધા તો શૈકાચાર્યજી એમ કહે છે કે તમે બધાને ગણો છો એ બધા મિથ્યા છે તમે સત્ય છો એ વાતને સમજો તો માયાવાદનો પ્રભાવ આ રીતે થયો કે આત્મા તો પરમાત્મા આત્મા સત્ય છે આત્મા સિવાય બધું મિથ્યા છે તો બીજા મિથ્યા છે એ બધાને છોડીને આત્મામાં કેન્દ્રિત થવું આ એમનો સીધો પ્રભાવ છે એ પછી કરશું એ તમે શંકરાચાર્ય સાથે પ્રાઇવેટમાં વાત કરી કેટલા વાગ્યા છે નવ નવ તો સારું અહીંયા રાખો તત્વચિંતનથી ધર્મનો એ ઓળખ એટલે શંકરાચાર્યજીના મત છે સંપ્રદાય આપણે એને ધર્મ ન કહીને ધર્મનો એક સંપ્રદાય કહીએ તો માયાવાદ એ એમનો સંપ્રદાય આવી ચાલો પછી કાલે આપણે આગળ કરીશું ભલે રહેવા કરવાના આના